જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ આ આપણું કાયમનું નાવીન્ય સાથેનું નૂતનતા સ્વરૂપે આપણને રાખી શકીએ એવું આપણું સ્વરૂપ આજના નૂતન વર્ષના પ્રસંગીને આપણા માટે કાયમનું હાજરા હાજર રહેવું સચ્ચિદાનંદ કેટલો સુંદર દાદાએ આપણને આ વ્યવહાર આપ્યો કે કોઈ પણ આ વ્યવહાર આ કાળમાં બધા વ્યવહારો બહુ ઝડપથી થનારા હોય છે વ્યવહારો સ્વયં ઝડપથી નથી થતા અવસ્થાઓ ઝડપથી નથી હોતી પરંતુ આપણે જેવી ઝડપથી આ અંદર પુરાયેલા છીએ એને કારણે બહારની અવસ્થાઓ એવી લાગે છે બાકી સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત થયા પછી આપણને અને આપણે સચ્ચિદાનંદ સ્વરૂપે હોઈએ ત્યારે એ અવસ્થાઓ આપણે અંદરના જેવો અંદર મસાલો ભરેલો હોય ખાલી થયો નથી એના કારણે આ કોઈ પણ પ્રાપ્ત અવસ્થામાં આપણને કોઈ પણ પ્રકારની કઈ રિએક્શન આવે આ હોય તે હોય કઈ કંઈ હોય જ એટલે પૂતગલ પરિણતિ અને આપણી શુદ્ધાત્માની શુદ્ધ પરિણતિ આ બેની વચ્ચે સમજ સમજ કર્યા કરવા જેવું છે આપણે પોતે જ આપણે જે જે અવસ્થાઓમાંથી પસાર થવાનો યોગ આવે છે એમાં અને એ બધા યોગોમાં વિયોગી સ્વભાવવાળા છે એવું બોલીએ કરીએ જાણીએ એના પાછળ બહુ વાતો કરીએ સત્સંગ કરીએ છતાં પણ એ સંજોગ સ્વરૂપે આવે છે આપણી પાસે સંજોગ કે છે એટલે પરિપાક થઈને વિપાક સ્વરૂપે આવે ત્યારે સંજોગ કહેવાય અને સત્તામાં હોય બધા સંયોગો કહેવાય પણ બધો અર્થ એક જ છે બે લગભગ નજીકના છે ઉદય પરિણામ વખતે સંજોગ કહેવાય સંજોગ સંજોગ એટલે બધા કેટલા બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ભેગા થાય છે અને સંયોગો વિયોગી સ્વભાવનો છે તો આપણે અંદર જથ્થો પડેલો જ છે સંયોગોનો એના માટે એક સમગ્ર ભાવે આપણી પાસે એક બહુ સુંદર જ્ઞાનની અદભુત ચાવી છે મુક્તિ પામ્યા પછીની અદભુત ચાવી છે એટલે એ ચાવી જેટલી જેટલી સમજે કરીને આપણે એના પર ઘણું બધું મનન થયું હોય તો આપણે ફ્રી સમય મળ્યો હોય જ્યારે હોય એના પ્રમાણે આપણે સ્વાધ્યાય સ્વરૂપે રહીએ ત્યારે ઉદય સ્વરૂપ સમયે આપણને એ જરૂર કામમાં લાગે બહુ કામમાં લાગે આપણે બધાને આવવાનો ઉદય સ્વરૂપ તો બધાને જ આવે જ્ઞાનીને આવે બધા જ આપણે મહાત્માઓ જ્ઞાની પુરુષો બધાને આવે સચ્ચિદાનંદ બહુ મોટો મજાનો ભગવત વ્યવહાર છે હંમેશા બે મહાત્મા ભેગા થાય પેલું સચ્ચિદાનંદ કે અને પછી વ્યવહાર થાય છે પછી જુઓ એ વ્યવહારમાં કેટલું સુવાસ હોય છે વ્યવહારમાં હિસાબના પ્રમાણો તો હશે જ પરંતુ સુવાસ જોડે હશે એટલે હિસાબના પરિણામો હિસાબથી રહેશે અને પેલી સુવાસ એને કારણે એ હિસાબ બધો હલકો થતો જતો જશે બધો જ કોઈ પણ પ્રકારનો હોય ચક્રવર્તી રાજાઓને જ્યારે ચક્રવર્તી રાજ એના માટે છેવટે અસાર સ્વરૂપ લાગે છે બધું જ કેવળ અસાર સ્વરૂપ લાગે છે ત્યારે એને એ રાજની આગળ એ બધું કૂટ ફેરવી નાખે છે તરત ચક્રવર્તી જેવા સમર્થ વ્યવહારમાં જે કહેવાય મને જરાક ઊંચું પડે છે પગ પછી એટલે આપણે તો આ કાળમાં બધું આ સગવડોને કારણે સુખની સગવડોને કારણે બધાને સામાન્ય રીતે તો એના દરેકના હિસાબના પ્રમાણથી સુખો મળી જ રહે છે આજના ભૌતિક વિજ્ઞાનના કારણે આવો બધાનો તો તો આવામાં પણ જે રાજા મહારાજાઓનો સુખ આપણને સહેજે સહેજે બધા સામાન્ય મનુષ્યને પહોંચ્યા એમાં બસ ચક્રવર્તી જેવા સમર્થ પુરુષો આ બધા સારા વિશ્વના વૈભવને અને ચક્રવર્તીના વૈભવને એ બધાને કૂઠ આપે છે કૂઠ દે છે કૂઠ દે છે એટલે ત્યાગ નથી કરતા મોડું ફરી જાય છે એટલે આપણું મોડું તો આ સચ્ચિદાનંદ સ્વરૂપ થયા પછી એવું સંદર પોતાના સ્વરૂપ મુખી થયું છે સ્વરૂપ એટલે અંતર્મુખી કહેવાય એ મોડું બહાર દેહની સાથે રહીને દેહમાં એકાકાર થઈને બહાર બહાર સ્વરૂપે રહ્યા કરતું હતું તે આજે આપણને અંતરમાં સ્વરૂપ જ્ઞાન પછી સ્વરૂપ જ્ઞાન દશાએ કરીને બધું જોતા દેખતા બધું જ આપણે પોતે પોતાને સમજાતા જઈએ અને પોતે જેમાં નતા એમાં પોતે માનેલા એ પણ સમજાતો જાય આપણું આપણું જ તો મન વચન કાયાનો આખો જ ગલન સ્વરૂપ અંદર મસાલો કહીએ છીએ જેને ઉદગલ મસાલો ગલન સ્વરૂપ છે અને સત્તામાં પડેલો છે વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા સ્વરૂપે સંપૂર્ણ પડ્યો છે અને પૂરા વિજ્ઞાનથી એ ઉદય પ્રમાણે બધો જ ઉદયમાં આવી જાય છે કર્મ કર્મફળ એ બધી ભાષા વાપરીએ જરૂર આપણે અને એ તો ભાષા બહુ કોમન થઈ ગઈ છે સામાન્ય થઈ ગઈ છે પરંતુ આ ધૃતરાજ પુરુષોનો તીર્થંકર ભગવંતોનો દાદા ભગવાને જે આ કાળમાં બહુ સરળ ભાષામાં આપણને સમજાવ્યો છે એવો પૂતગલનો અર્થ અને એની સમજ એ આપણને આ વિજ્ઞાન અને વિજ્ઞાનના વિકાસ માર્ગમાં બહુ સુંદર કામ લાગે છે અક્રમ વિજ્ઞાન આંતરવિજ્ઞાન ઇનર સાયન્સ વિતરાગ સાયન્સ હવે આ તો આપણે ભારતમાં તો બધા બધાને એમાં સમજી શકશે પહોંચી પણ શકશે થોડું અને એ કારણે એમને લાભ પણ થઈ શકે પરંતુ પરદેશમાં પણ બધા હોય છે વિચારકો બધા એ બધાને આ બહુ સારી રીતે લાભ થાય તો આજે આ નવા વર્ષના દિવસે મહાત્માઓ આપ સૌના આશીર્વાદ અમે અમારી અભિલાષા છે અને એ કરીને આપણા સૌના આશીર્વાદો અમને પ્રાપ્ત હોવું આપ પવિત્ર આપતા પુરુષો આપતા પુત્રો આપતા પુત્રો એટલે આપતા પુરુષો જ કહેવાય આપતા પુરુષ બહુ મોટો શબ્દ છે ખરી રીતે તીર્થંકર ભગવાનને લાગે છે ખરી રીતે અને પછી જ્ઞાની અને આપણે એ જ પદના પવિત્ર પદમાં છો તો આપણે બધાને લાગુ પડે છે શું તો આપના પર અમને ખૂબ આશીર્વાદ અમે પ્રાર્થના કરીએ છીએ આપ સૌને માટે અને અમારા આપને આપતા પુત્રો ખૂબ ખૂબ આશીર્વાદ છે આજના દિવસે આ નૂતન વર્ષના દિવસે કે આ એકવીસમી સદીમાં દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન એકવીસમી સદીમાં એટલો સુંદર પ્રસાદ પ્રકાશ સ્વરૂપે બધે કામમાં લાગે એના ઉત્કૃષ્ટ નિમિત્ત બની જાઓ આપ સર્વ ખૂબ આશીર્વાદ છે અમારા અને આને અંગે કવિરાજને તમારી સાથે છે અને વડીલો સંઘ રિસર્ચ સેન્ટર બધું તમારી જોડે જ છે તમારે હવે આ હમિંગબર્ડનું જેટલા રિવોલ્યુશન હતા એવા રિવોલ્યુશનથી તમે કામ લેશો તો તમે પછી વરાશે સુરતજી સાહેબે ત્રણથી ચાર હજાર મિનિટના કયા મિનિટના કયા શું દાદા ભગવાન કે છે તીર્થંકર ભગવાનના રિવોલ્યુશન પાંચ હજાર હોય કે ઉપર હોય નાની પુરુષને નજીકના હોય શું જેવું આપણે રિવોલ્યુશન છે સ્વાધ્યાય રિવોલ્યુશન આ બધું ફરી વરવાનું અને એ રિવોલ્યુશનમાં હમિંગ હમિંગબર્ડને કશી જ અડચણ આવતી નથી કેટલું કુદરતી પડે છે આખું બે અઢી અંશનું નાનકડું છે અને આ હેલિકોપ્ટરની શોધ અને રચના એના પરથી થઈ છે હેલિકોપ્ટરમાંથી કેટલી એની સ્થિરતા છે જુઓ ને ઉડતું ઉડતું જાય પણ સ્થિર એક જ જગ્યાએ ઉપર અને જયારે એ નેક્ટર પીવે છે ત્યારે એટલે તો ફૂલ પર ફૂલ પર જાય નહીં ત્યારે એ આમાં ફફડો કરતું રહ્યા જ કરે છે આમાં કરતું અને પીયા કરે છે ચાંચ અને જરા પણ એને સ્પર્શ ના કરે એવી રીતે રહે છે નહીં બહુ સુંદર રીતે રહે છે અમને તો બતાવ્યું ત્યાં જોયું પહેલી વખતે અમીન બહુ સુંદર હતું પ્રકાશ તો ખુશ થઈ જાય હા હમિંગ હમિંગબર્ડ ફફડા કર્યા જ કરે સતત ચામાચીડિયાને આપણે સાંભળીએ છીએ ને અને આમ તો દ્રષ્ટિએ આ ફિઝિકલ તો એ પરંતુ એના ફફડાટથી અને વાઇબ્રેશન્સથી વાઇબ્રેશન જઈને એકો થઈને પાછા આવે છે એના મેજરથી એ કેટલું સુંદર અને કેટલી ઝડપથી એ રહ્યા કરે છે ક્યાંય અથડાતું નથી ચામાં ચીડિયું હજુ કુદરત એટલા માટે આપણે માનવ દેહ અને માનવ દેહમાં એ આપણને કુદરતને કુદરતના કાયદા અને કુદરતના જ્ઞાન માટે આપણને જે આટલો બધો સુંદર ફૂલ મળ્યો છે બધાને એનો આપણા બધામાં યથાર્થપણે આજ દેહમાં આજના ચાલુ શ્વાસે આપણે એનો લાભ લઈ શકીએ એના માટે આપ સૌને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આખું વરસ આ બે હજાર સડસઠની સાલ કેટલી બે હજાર બે હજાર દસ કે સડસઠ હે દસે કોઈ કહેશે સડસઠ કહેશે કેવી રીતે હે જયંતિભાઈ સાહેબ તો સડસઠ કે <laughs> એ આખી સાલ આખી સાલ આખું વરસ એનું તમે આધ્યાત્મિક ડાયરી રાખજો તો આપણે પોતાને જ ખાતર રાખવાની છે આધ્યાત્મિક ડાયરી રાખજો અને કદાચ રેડ પાડવાવાળા રેડ આવશે તો એને આપી દેજો તમે રેડ પાડવી શું ને ના પાડીશું એ લોકોને ખ્યાલ આવી જશે શું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તો હવે મહાત્માઓ અમારા બિહારીયન જેના કંઠે સુંદર કંઠે એકાદું પદને આપણે જાણી લઈશું કે સુંદર ન તારે નૂતન રસની છે કશી નગર જે હોય નગર ગલી તો ઉત્તમ એને તો એ બધા કાળને કામ લાગેલું છે કાયમનું અને આપતા પુત્રોનું બહુ પ્યારું છે તો નગર અને ગલી એટલે કે મન વચન કાયાની નગરી અને નગર એની વૃત્તિએ વૃત્તિએ ગલીઓ નગર અને ગલી ચાલો નગર ગલીને ફેરી ચોટે નગર ગલી ફેરી ચોટે ગુંજન ગજના બીજ ધરતી નવી નવરસા નવી ધરતી નવી નવરસા ઉત્તમ રસ કસ પા ઉત્તમ રસ કસ પા માતૃભૂમિ સુફલા માતૃભૂમિ સુફલા નગર ગલીને શેરી ચોટે નગર ગલીને શેરી ચોટે ગુંજન એક જ નામ ગુંજન એક જ નામ જય દાદા ભગવાન જય દાદા ભગવાન નવતર ચણતર નવી જ દુનિયા નવતર ચણતર નવી જ દુનિયા નવ લાગડ તર ગા नवनीत पद सतकाम नवनीत पद सतकाम जग कल्याणक करुणा निधि जग कल्याणक करुणा निधि हे शाश्वत सुखधाम हे शाश्वत सुखदा नित निर्मल निष्का नित निर्मल ने सेरी चौटे नगर गली ने सेरी चौटे गुंजन एक जना ભગવાન જય દાદા ભગવાન જન્મ મરણની પૂર્ણાહુતિ જન્મ મરણની પૂર્ણાહુતિ નિજ ક્રાંતિ વિક્રાંત નિજ ક્રાંતિ વિ विक्रम जय स्फुरणामय ज्ञान जय स्फुरणामय ज्ञान सकल जगत ना पड़गा कूद्या सकल जगत ना पड़गा पूजा पहुँचा जय ब्रह्मा पहुंचा जय ब्रह्मा जय निर्माणि वीराम नगर गली ने तेरी चोटे नगर गली ने तेरी चोटे ભગવાન એક જ નામ જય દાદા ભગવાન નિરા लागी घडतर सतचित आनंद निरागी घडतर सतचित आनंद हे इलमी सतकाम हे इलमी सतकाम धर्म क्रांत कला स्वधर्म क्रांत कला सिद्ध मंदिर मा अमूर्त मूर्ति सिद्ध मंदिर मा अमूर्त मूर्ति जय दादा भगवान મંદિરમાં અમૂર્ત મૂર્તિ સિદ્ધ મંદિરમાં અમૂર્ત મૂર્તિ જય દાદા ભગવાન અબોલ ગાયક અવાચ્ય વાણી અબોલ ગાયક અવાચ્ય વાણી અલેખ ગાયકી ગાન અલેખ ગાયકી ગાન સંના સંનિસલા સંન્યાસનિસલા સાગર ગલીને શેરી ચોટે નગર ગલીને શેરી ચોટે ગુંજન એક જ નામ ગુંજન એક જ નામ જય દાદા ભગવાન મનબુદ્ધિને ચિત્ત અહંકારે મનબુદ્ધિને ચિત્ત અહંકારે કુંજત કેવળ નામ કુંજત કેવળ નામ જય દાદા ભગવાન રગમાં રક્તને રગમાં ગુમ્મત દાદાના ગુમ્મત દાદાના જય દાદા ભગવાન જય નગર ગલી রে દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાન સ્વયં કવિરાજ પાસે મહાત્માઓ પાસે આપતા પુત્રો પાસે આ પદ એટલું બધું બોલાવતા હતા અને પ્રભાત ફેરી કરાવતા હતા પછી આ તો બધે ગુંજવા જ પુષ્કળ ગુંજવા આને કે શું અદભુત એનું વેલ્ડિંગ થયું છે ને રચના થઈ છે આ પદની કવિરાજથી બહુ સુંદર થઈ છે એ વખતે એમાં એટલો બધો આધ્યાત્મિક પરમાર્થ પડ્યો છે ગળો બહુ સુંદર આ પુત્રો ખૂબ ખૂબ રીતે એની પર સત્સંગ કાઢજો બધા અને હવે આપણે થોડાક આવ્યા છે સંદેશાઓ અને બધા તે જોઈ લઈએ ટૂંકામાં સરળ થોડું આ એક છે કેલિફોર્નિયા અમેરિકાથી અરવિંદભાઈ આપણા મહાત્મા છે એ એમ પટેલ શું કહ્યું એ એમ પટેલ અમારા ડી એમ પટેલના બ્રધર અરવિંદ પટેલ અને ત્યાં આગળ જય સચ્ચિદાનંદ સંઘ ઇન્ક યુએસએના ટ્રસ્ટી છે પાછા એ સીપીએ છે એટલે બધું એનું કામકાજ સંભાળે છે હિસાબ કિતાબ આ બધું એમાં એમનો પત્ર આવ્યો છે એમના આખા ફેમિલી તરફથી કે unto the lotus feet of divinely divine lord Dada Bhagwan Dada ભગવાન નાસીમ જે જયકાર હો દિવાળી એ તો બધાનો લોકો થઈ ગયેલો છે એ જ લોકો આપણે કોઈ પણ લખીએ ત્યારે ઓમ કરીને દાદા ભગવાનનો અસીમ જઈ જકારો બેઝિક એના ઉપર બધો જ આખો આપણો વિતરાગ મહેલ એના પર ઉભો છે આ કાળમાં હા પાંચમા આરામાં ખાસ કરીને meeting your divine self and self-realizing in this life means Diwali in every sense at all times. And on these auspicious days of Diwali and coming New Year, we are truly experiencing your Param Divya Karuna and to verbalize its vastness, Arvind will not succeed. And yet, I find Arvind praying to your divine self that એને લગભગ એક ડઝન પ્રેયરો મૂકી છે એક ડઝન પંદરના છોકરાઓ માટે એક બે સેમ્પલની બે ત્રણ વાંચી જઉં છું our divine master let your પરમ દિવ્ય કરુણા કૃપા એન્ડ ડિવાઇનલી ડિવાઇન આશીર્વાદ simply digest naturally in us all as is I say that because what has unfolded through your divine state, if only one word of it is fully digested as is, all of the self-deceiving would simply vanish. જબરું લખ્યું છે અને એનો અનુભવ લખ્યો છે હા બધો અનુભવ લખ્યો છે એટલે અક્રમ વિજ્ઞાનમાં આપજો આ બધા મહાત્માઓને કામ લાગશે what you have continually done in giving Arvind small taste of your divine Paramatma state by placing him in, the, in his own self state. And when you move away, it has been quite an experience how the massive deception as Arvind he accumulated has its own powers and how it takes over not to let me experience myself what Arvind finds is that your divine work is tireless. You never seem to stop, continually let Arvind experience both sides, so that without your own involvement, you silently let Arvind make that choice. And બહુ સરસ અનુભવ લખ્યો છે આ Do I want freedom? Or do I want still wander? Please bless us all, etc. A friend said to me that Dadaji is ice cold and this, so these associated. Dadaji, I found your universal divinity in that. I cold and disassociated <laughs> in the great qualities of Vitrags. Another friend told me about his son. He's simply doing ahankar. That is, there is no substance behind the, that ahankar. I found that Arvind has done the same. It has only caused him pain, wandering, and that is nothing, and there was no substance in that. What a waste of breath. Another friend told me about his son. Hmm? એટલે અમારાથી વાત નીકળી ગઈ છે એના માટે તે કહ્યું છે એને આગળ એક બે પછી કહીએ અમે કે યોર માસ્ટર Dadaji, your master strokes has been uncovering vast areas of Irwin's massive fields, so lavishly accumulated out of ignorance. Please blaze so, so that each and every breath is invested for the identification and permanent release of these forces. Every breath catch Arvind finds that there must never be any interaction with your divine self, physical or non-physical, to be taken lightly, as it is a divine interaction. Only a result of your Dada Bhagwan Karuna and nature's Ashivad to pull one out of the intensely trapped forces which otherwise can create yet another set of traps. Even for Mahatmas also, our prayers that with all our heart our interaction with all the living beings must be the same as our interaction with your divine self. બહુ સારું લખ્યું છે ને અનુભવ બહુ સારો છે આ એમનો છે પછી બીજો આવ્યો છે આપણા અમેરિકાના યુથનો જેએસએસ યુથ અમેરિકા આપણે બધા અમેરિકા ગયા છે અમને ખબર છે શું આપણે અમને બતાવ્યું હતું ને ચિત્રપટ મોલિનમાં પેલા બ્લુ જેએસએસ શું લખેલું ઉપર હતું યુથ લોગો શું હતો જેએસએસ યુથ રમેશભાઈ એટલે એમને મોકલ્યું છે આ કા એ very very happy Diwali to you Dadaji કરીને અને આપણે બધા મહાત્માઓ મોકલ્યું છે એમને this new year brings a renewed energy in our real Swarup Shuddhatma state that you have graciously enlightened within us. Just as Ramchandraji's path to Ayodhya was lit with victory, our paths have been illuminated by your grace and presence in our lives. May the light of the inner Swarup defeat our dark inner enemies and give us the strength to win the hearts of our home to win the hearts of our home, so that we too can become the ideal, uh, we too can become the ideal role models, models of Vichar Vignan. બહુ સારું લખ્યું છે ને જેએસએસ ઇઝ ઇન્ટરનેશનલ એટલે આખું એમને આખો મેસેજ આપે છે નવા વર્ષનો અત્યારે હંડ્રેડ એન્ડ થર્ડ બર્થડે છે ને આપણે દાદા ભગવાનનો મહોત્સવ ભૂલથી એકસો બે લખાયો છે This upcoming 20th November marks the 103rd birthday of Dada Bhagwan. As JSS Youth International, we rejoin, uh, we rejoin our hands once again in a worldwide Kirtan Bhakti. એ દિવસે કીર્તન ભક્તિ કરવાના છે This Kirtan Bhakti serves to reaffirm our depressed vow of Jagat Kalyan. May the Jai Sachidanand Sangh related work and efforts continue to be executed with complete passion and sincerity. Dear Dadaji, give us the Shakti to remain in complete oneness with one another as we work together throughout these Sun's blessed projects and endeavors. give us the ultimate strength to carry this sun torch forward for many Diwalis to come. વાહ એટલે આ તો યુથે બધું કામ પકડી લીધું તારે એટલે આપણે આગળ ત્રીસ ચાલીસ વર્ષ આપણી મહેનત થઈ ગઈ હવે આપણે ખરું કે નહીં સંઘને વડીલોને તો બહુ સારું થયું અને શનિવારની સ્કૂલે તો તૈયાર થઈ ગઈ છે બીજા બે હજાર પાછા બે હજાર બધા તૈયાર થઈ ગયા છે અને આખો સ્ટાફ પાછો આખો સ્ટાફ સ્ટાફ સાથે અને એ બધાની ઉપર બનાવ ડાયરેક્ટર બધાથી મોટા નહીં ના એટલે આ બંને મેસેજ આવ્યા હતા પછી આપણા વડીલ દિનકરવી સાહેબ આજે લગભગ ત્રીસથી ચોરાસી વર્ષ હશે એમને એ લખે છે કે એમની વકીલની દુનિયામાં લોની દુનિયામાં રાજનીતિની દુનિયામાં ધર્મમાં અને ધર્મની આરાધનામાં સંતો પુરુષો બધા સંતો સાથે બધા પુષ્કળ એમનો પરિચય બધા જ છેલ્લે બાપુજી સ્વામિનારાયણના કહેવાય છે વિદ્યાનગર કે ક્યાં આણંદમાં છે ને ક્યાં એમની સાથે એમને બહુ તે બધો પરિચય અને છેલ્લામાં છેલ્લો પછી એમને દાદા ભગવાન થકી અરે મહાત આપણા વડીલ મહાત્મા રામમોહનભાઈ થકી અમારી સાથે સુરત મંદિરમાં ભેટો થયો એમનો અનુભવ લખે છે નૂતન વર્ષે પ્રણામ સહજસિદ્ધિદાના પૂજ્ય દાદાજી દિવાળી પૂર્વે દર્શન ન થયા પણ જગદીશભાઈએ ફોનથી આપને આશીર્વાદ અપાવ્યા એટલે બધું મળ્યું આજે મહાત્મા વિનોદભાઈ પોતાનું કામ છોડીને આવવા તૈયાર થયા એટલે આપનો દર્શન સત્સંગનો લાભ મળે છે છ્યાસી વર્ષ પૂરા થયા જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી આપણા દર્શન સત્સંગનો વધુમાં વધુ લાભ લેવાય આપની કૃપાથી અનુકૂળ સંજોગો ભેગા થાય છે એ મારું પરમ સૌભાગ્ય છે મહાત્મા વર્ય રામાનુભાઈએ તારીખ એકવીસ ત્રણ નવ્વાણુંને રોજ આપના પ્રથમ દર્શન સુરત મહાવિદ્ય ક્ષેત્રમાં કરાવ્યા ત્યારે આપે મને પ્રશ્ન કરેલો કે દિનકરભાઈ માટે માલિક રાખવા છે કે સ્વતંત્ર થવું છે મને આપના એ પ્રશ્ન બરાબર સમજાયેલો નહીં થોડા દિવસ પર મને મહાત્મા વરી અરવિંદ સાહેબ દ્વારા પ્રકાશિત થનાર ગ્રંથ આ તો અનુભવ સરિતા અલખનું લક્ષ એક કલાકમાં મોક્ષની પ્રેસ કોપી મળી તેનું સ્વાધ્યાય કરતા પ્રથમ મુલાકાતે આપે મને પૂછેલ પ્રશ્નનો મર્મ સમજાઈ ગયો કે આ જ્ઞાની પરમાત્માઓનો વ્યવહાર દર્શનને આધારે થઈ રહ્યો હોય છે એટલે મેં જ્યારે આપના પ્રથમ દર્શન કર્યા ત્યારે હું દિનકર નામ માન કીર્તિ વગેરે લૌકિક વર્ગણમાં ક્યાં અટક્યો હતો છું તે આપ આપના અલૌકિક દર્શનથી જોઈ એ મારી અટકલને કોઈપણ પ્રકારે ક્યાંયથી પણ અનુમોદન કે પ્રોત્સાહન ન મળે એવા આપના અલૌકિક દિવ્ય વ્યવહારથી મને સાધનામાં આગળ લઈ રહ્યા છો જે કારણે મારા પૂર્વના માન કીર્તિ વગેરે જાગતિક વર્ગણાના વ્યવહારોમાંથી હું દિનકર અપ્રયાસ મુક્ત થઈ રહ્યો છું માર્ગ સાધનામાં આગળ લેવા માટે નાની પરમાત્મા દર્શનને આધારે એમના દિવ્ય વ્યવહારનું ગૂઢ રહસ્ય રહસ્ય સમજાતા મને થતા આનંદ આત્મોલ્લાસનું વર્ણન શબ્દોમાં કરવા અસમર્થ છું ડોક્ટર અમિત સાહેબના પ્રકાશિત થનાર આ ગ્રંથની પ્રેસ નોટનો સ્વાધ્યાય કરતા મને મોક્ષ માર્ગ માટે પાંચ આજ્ઞા સમજી વર્તવામાં ખૂબ જ સૂઝ અને બળ મળે છે આ બધા મહાત્માઓને કહું છું એ પ્રિન્ટ થઈને બધાના હાથમાં આવશે બધાના હાથમાં આવશે એનો પૂરો લાભ લેજો બધાને મળશે એમનો અનુભવ અમારે વર્ષોથી એમને કહ્યું હતું કાંતિભાઈ ત્યારે અત્યારે હવે સ્તુતિ થાય છે અમે તો આપતા પુત્રોને કહીએ કે આપના અનુભવ આપણે જયારે મળ્યા અને આપણને આ દાદાથી આટલી બધી કૃપા થઈ આપના બધા પર તો તે થોડો જે હોય તે અનુભવ હું તો કોઈ બે લાઈન લખશો તો પણ જે હશે અનુભવ લખજો તમે અને બધાને બહુ જ ઉત્સાહ કરશે પ્રોત્સાહિત બહુ કરશે ખાસ કહું છું એક આપણે બરોજ કે બેસી જવાનું બ્રહ્મ મુહૂર્તમાં લખતા જવાનું જ્યારે આવશે ત્યારે ટાઈમ લખી જ જશે તમારે સમજાયું એવું માર્ગમાં પણ કહું છું બધાને અનુભવ જેટલા એક એક બબે પાના અક્રમ વિજ્ઞાનમાં આવતા જશે ને બહુ આનંદ આવશે હવે તો અક્રમ વિજ્ઞાન હિન્દી ને ઇંગ્લિશ બંનેમાં નીકળવાનું દરપદરાત્રે નક્કી થયું છે હિન્દીમાં પચીસ ચોવીસેક પાનાનું કાઢશે હમણાં શરૂઆતમાં અને ઇંગ્લિશનું પણ એટલું જ નીકળશે પછી ધીમે ધીમે આ રિસર્ચ સેન્ટર બની છે એના આધારે ઇંગ્લિશનો બધો મટીરીયલ તો મળી રહેશે અને હિન્દીનો છે ઘણો બધો મટીરીયલ છે આપણી પાસે આપતા પુત્રો પણ આપશે બધા તો શું એટલે એ રીતે અત્યારથી એમને એ બાબતમાં કામ ચાલી રહ્યું છે પરંતુ આ બે હજાર અગિયારમાં દર બે મહિને એક એટલે વર્ષમાં છ નીકળશે બાય મંથલી કહે છે ને બાય મંથલી એમાં જાન્યુઆરી ફેબ્રુઆરી નહીં નીકળે પણ માર્ચ એપ્રિલનું નીકળશે એવું અમદાવાદ ક્ષેત્રે આપણા સંઘના વડીલોએ અને ટ્રસ્ટીઓએ બધા નક્કી કર્યું છે અક્રમ વિજ્ઞાનના ફાઉન્ડેશન બધા એટલે આપણે એમાં બંનેમાં બધો સરકાર પણ બધો નક્કી થઈ ગયેલો છે હિન્દીમાં ઇંગ્લિશ ક્ષેત્રમાં આપનો તો બધો આવશે જ આપતા બધા આપતા પુત્રોનો શું એટલે આ રીતે ખાસ આપણે લાભ લેવાનો અનુભવ સરિતા બહુ અગત્યની છે અને દીપકભાઈનો સુંદર અનુભવ બધા હતા મળ્યા હતા એવું બધું થતું એમ થોડું લખી નાખો ને બધાને બહુ લાભ કર્યા હતો વર્ગ એટલો મોટો વિશાળ છે વાંચે ને વાંચવામાં હતું ભરતભાઈ તમે પેલું કર્મ કર્મ પણ નતું કહ્યું આ બધું પણ તમને જે મળ્યા તારે લખશો ને તો આનંદ આવશે પછી તમે સત્સંગ કરો છો એમાં જે મળે ને એ પણ તમે લખો તો કહું સમજાય છે સુરેશભાઈ જીતુભાઈ આપતા પુત્રો સત્સંગ બધે કરવા બહુ જ વિહાર કરે છે આખા ભારતમાં અને પ્રદેશમાં જ બધે જાય છે એ તમને મળે ને મટીરિયલ તેમજ તમારામાં જ નક્કી કરીને કોઈ એમને પહોંચાડજો બધા એટલે એ પણ બધું થાય બધાને ખૂબ લાભ મળે બહુ જરૂરી છે બધા હે ધીરે દાદાશ્રી હવે કોઈ જાગતિક ઈચ્છા આપતી કૃપાથી રહી નથી જૂની ઈચ્છા વાસના વગેરેના પાસ પણ આપની કૃપાથી ખીણ થઈ રહ્યા છે આજના દિવ્ય પર્વે આપના દિવ્ય ચરણોમાં નમ્ર પ્રાર્થના કે જ્યાં સુધી શ્વાસ રહે ત્યાં સુધી પ્રસંગોપાત આપના દિવ્ય દર્શન સત્સંગનો લાભ મળતો રહે એવા સંજોગો ગોઠવાયા કરે તેવી કૃપા કરશોજી કેલમપુર ક્ષેત્ર તથા સત્સંગ ક્ષેત્રની સેવાનો લાભ જગદીશભાઈ મારફત મળતો રહે તેવી કૃપા કરશોજી એ તો જગદીશભાઈ જોવાનું રહ્યું હા કે આજ્ઞા ધર્મ સારધાર સમજી આ સારધાર શબ્દ બહુ મજાનો છે through and true for true આજ્ઞાધર્મ સારધાર સમજી વર્તવામાં બળ આપશો જોઈએ પૂજ્ય મનરબા બિપિનભાઈ બધા દર વર્ષે આશીર્વાદ છે એટલે આ ત્રણ આવ્યા હતા અને એક આ ચોથું એક આપી દે આપી દઉં હું તમને અને પછી આપણે એસ એમ પટેલે કહ્યું છે એટલું લઈએ આપણે પછી આપણે પૂરું થાય છે બરોબર છે હરીશભાઈ સાહેબ એટલું મંજૂર છે ને તમારી મંજૂરી અમનો ક્યાં ગયું સંતપુરુષનું ચાલુ જે હશે કે ચાલો એક આ અમારા મહાત્મા ચંદુભાઈ અને શોભાબેન કે ઉષાબેન ઉષાબેન એમની દીકરીની દીકરી અમી આવડી હતી તમને ખ્યાલ હોય તો બેઠી હતી નામ કરીને સરસ બેસી જતી હતી જે અહીંયા સત્સંગમાં આવ્યા છે બે દિવસ એમને જોયેલી હશે શું અને આમ બેસી રહે એના દાદીમાં જોડે બેસી એના આમ ધ્યાનમાં કેટલા વર્ષની હશે નવ વર્ષની છે અમી નામ છે એનું એને આ મોકલ્યું છે કઈ છે હે આવતી આગળ આવતી ને જી મેરી દાય અહીં આવતી કૂદકો મને ચડાશે ને ચડ જો હું કહું છું ચડી જવાશે માર કૂદકો આમ આગું કે ચડી જવાશે ये याद आप रहे महेंद्र महेंद्र अरे खरीद जो क्या बेसी क्या क्या बदन वैष्णव तुम तो पाठ में बेचने आ रहे हो સાધુજી મહારાજ ફોટો ભરવાનું પરાઠી ભરવાની જો આટલી પાઠમાં બેસી છે છોકરી બધા નમસ્કાર કરાવે કે મને આશીર્વાદ આપો કે સંભળાતું કોઈને ના સંભળાયું માઇક લે પકડ જોરથી બોલજે મને બધા આશીર્વાદ આપો બધા એટલે કોણ આપતો પુત્રો નહીં ને બધા પેલું કોણ બધા જ એટલે આ તો બધા હરખા કહી દે આપતા પુત્રો ગુરુ ને તારા બધા હે હા કે છે તો મહાત્મા વડીલો કહો મહાત્મા મને ખૂબ આશીર્વાદ આપજો મને ખૂબ આશીર્વાદ આપજો કે પણ જો આમ જો અમી આ બાજુ બેઠા છે એમને મહાત્મા કહેવાય ને આ બાજુ બેવને મહાત્મા કહેવાય બેવને આ છોકરી એવું સમજ છે આટલું ટૂંકામ ચાર લાઈન લખી છે અને વાંચી જઈએ દાદા ભગવાનના અસીમ જય જયકારો પરમ પૂજ્ય શ્રી કનુ Dadaji Dadaji in satsang at Kelanpuri on date five eleven ten દિવાળીના દિવસે એટલે પરમ દિવસે ને યુ ટોલ્ડ સમથિંગ અબાઉટ હું એ જ તું છું અને તું એ જ હું છું you me me you I like it very much but I do not know its meaning kindly will you please explain me okay એટલે એનો મિનિંગ એવો થાય છે એવો મિનિંગ એવો થાય છે કે મારી અંદર હું શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન હું કે હું કયા હું હું શુદ્ધાત્મા ભગવાન બોલ મોટેથી બોલ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન તે જ હું તે જ હું શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન સ્વરૂપે શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન સ્વરૂપે બધામાં છું બધામાં છું અને એવી જ રીતે એવી જ રીતે બધામાં મહિલા બધામાં મહિલા શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન એ હું છું એ હું છું શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપે યુ મી મી યુ ગમ્યું ભૂખ્યા બધાને કેટલું ગમ્યું ઘણું બધું સમજ પડી ગઈ અચ્છા ભૂલી નહીં જવું ને જાતા એસ એમ પટેલ આપી ક્યાં ગયું તો ખોરી કરો ને એસ એમ પટેલ બોલો એક છેલ્લું એસ એમ પટેલ લઈ લઈએ આપ તો સૂત્ર દાદા ભગવાનના અને નામ નથી લખ્યું આ પદ આપ્યું કૃપા વ્યાસનું પણ આવ્યું છે અને જોશી સાહેબ છે એક એમનું છે એમના બધા દિવાળીના કૃપા વ્યાસના જોશી બેચ છે આત્માના આવરણ ઉઘાડો હાથ પકડી જગાડો દાદા આત્માની જ્યોતિ સળગાવો દાદા કેવળ જ્ઞાનની લાણી કરીને કેવળ મોક્ષ અપાવો દાદા શ્વાસે શ્વાસે સમાધિ વર્તાવો શુદ્ધ આત્માની જાગૃતિ અપાવો અગમ નિગમથી પરછો દાદા અહીં તહીંના બંધન છોડાવો દાદા કાયા કલ્પી નહીં અમી શકીએ નહીં અમે શકીએ સાચું સ્વરૂપ બતાવો દાદા અનંત અંતર અનંત છે શ્વાસ ટૂંકો છે કેવળ માર્ગ બતાવો દાદા મૂરખ બનીને અમે ભટકતા અંતકરણ જગાડો અમારું દાદા જન્મ જન્મ થઈ અમે જે શોધતા સરળ સહજ જ્ઞાન બતાવો દાદા બહુ સારું લખ્યું છે કોણે લખ્યું છે કોણે લખ્યું છે ઉભા થવા જગ્યા પર ઉભા હવે આપણા સંત પુરુષ એસ એમ પટેલે દાદા ભગવાનના ત્રણ આપતા સૂત્રો પૂછ્યા છે તે લઈએ નમો વિતરાગાય દાદા ભગવાનના સિંહ જે જયકાર ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આપતા સૂત્ર નંબર બે સત્તાણું ભગવાનના દર્શન કરો તો ભાવથી કરજો મહેનત કરીને દર્શન કરવા જાઓ પણ દર્શન બરાબર ભાવથી ના કરો તો નકામું જાય માટે આ પ્રમાણે દર્શન કરજો એ બતાવે છે દાદા કેવી રીતે હે ભગવાન મારી અંદર જ બેઠા છો તે જ તમે છો તમે વિતરાગ છો આપને નમસ્કાર કરું છું આવી રીતે દર્શન કરવાના અમી સમજી ગઈ બોલને મોટેથી હા બોલ હા આ રીતે દર્શન કરે તો ભગવાનને ફૂન જાળવો જ પડે ફોન ફોન ફોન આ રીતે દર્શન કરે તો ભગવાનને ફોન જાળવો જ પડે આટલું ના ચાલે તો તે એમની જવાબદારી છે એટલે સાચો ફોન આવે એટલે તરત જ ભગવાન ફોન ઉપાડે ખરા છે ને શું કે છે તમે શું કહેવા માંગે છો હા લઈ લઈએ પછી આ ટાઈમ થયો છે ને એટલા માટે એટલે બહુ સુંદર છે ફરીથી આપણે પ્રાર્થના બોલીએ દાદા શીખવાડી છો હે ભગવાન મારી અંદર જ બેઠા છો તે જ તમે છો બધા બોલો ભગવાન મારી અંદર તમે છો તમે વિતરાક છો તમે વિતરાક છો આપને નમસ્કાર કરું છું આપને નમસ્કાર કરું છું બસ આટલું બરોબર છે મહાત્માઓ પરફેક્ટ આ તો બધાને પહોંચે એવી વાત છે સૂત્ર નંબર ત્રણ હજાર ચારસો ને નવ્યાસી એકના અલ્લાહ બોલો એકના અલ્લાહ એકના ગોડ એકના ગોડ એકના ભગવાન એકના ભગવાન એકના પરમાત્મા એકના પરમાત્મા વસ્તુ એક જ છે વસ્તુ એક જ છે મનુષ્યોના વ્યૂ પોઈન્ટ વ્યૂ પોઈન્ટ જુદા જુદા છે મનુષ્યોના વ્યૂ પોઈન્ટ જુદા જુદા છે મનુષ્યના ફોટામાં મનુષ્યના ફોટામાં રંગમાં રંગમાં ઊંચાઈમાં ઊંચાઈમાં જાડાઈમાં જાડાઈમાં એના સ્પેર પાર્ટ્સમાં એના ફેરફાર ફેર પડ્યો નથી કશો ફેર પડ્યો નથી તો મનુષ્યના ભગવાનમાં કેવી રીતે ફેર પડે તો મનુષ્યના ભગવાન કેવી રીતે ફેર આપણે પોતે જ ભગવાન છીએ આપણે પોતે જ ભગવાન અને આ ભગવાન પણ સંતાઈ રહ્યું છે અને આ ભગવાન પણ સંતાઈ રહ્યું છે એ જ અજાયબી છે ને એ જ અજાયબી છે અમી ગમ્યું તને દાદાના આપતા સૂત્રો એક એક એવા માગે છે આ બધું બહુ કરે ચાલો છેલ્લું ત્રણ હજાર આઠસો ને ચોસઠ જેને આ જગતથી ભાગી છૂટવું છે જેને આ જગતથી ભાગી છૂટવું છે જેને આ જગત અનુકૂળ આવતું નથી જેને આ જગત અનુકૂળ આવતું નથી એને તો તેણે તો આ જ રસ્તો લેવો પડશે કે આ જ રસ્તો લેવો પડશે કે કોઈ જીવને મનથી પણ ના મારો કોઈ પણ જીવને મનથી પણ ના મારો બીજો રસ્તો નથી બીજો રસ્તો નથી કોઈ જીવને મનથી પણ ના મારો એટલે કે આપણો પીડા ભાવે હિંસક ભાવ અંદર સર્વનાશ ના થાય મનના લેવલે શું કહ્યું પીડાકારક હિંસક ભાવ પીડાકારક તો હળવું થયું પણ હિંસક કહેવાય અહીંયા મારવું નહીં એટલે તો હિંસક ભાવ જ આવી જાય એક પણ એનું વાઇબ્રેશન પણ ખુલ્લું ના થવું જોઈએ હિંસક ભાવ એટલે નેગેટિવ ભાવ કારણ કે હિંસક ભાવ સમજાવવું સહેલું નથી નેગેટિવ ભાવ એટલે મનના લેવલે જ ના હોવું જોઈએ એટલે કે આ જગત પોસાતું ના હોય જગત પોસાત આપણે ભાગી છૂટું આમ હોય તે ન હોય એને આ જ રસ્તો લેવો પડે કે કે કોઈ જીવને મનથી પણ ના મારો બીજો રસ્તો નથી આ સંદર્ભમાં દાદા ભગવાને પોતા માટે વિશે કહ્યું છે અમે ક્યારેય પણ કોઈના માટે પણ કોઈ પણ પ્રકારે વાણીએ કરીને વ્યવહારમાં પણ શસ્ત્ર નથી ઉગાવ્યું આત્મય નથી ઉગામ્યું એ નથી આમ તો કલ્કી અવતાર છે એટલે હાથમાં તલવાર તો ખરી પણ એ કોઈને બધા જુએ એટલું બીજું કશું નહીં કારણ કે કાળ એવો છે કે બહુ જ વર્ણશંકર જેવો કાળ છે કેવો વર્ણશંકર કાળ એટલે કર્મ કર્મ કહેવાનું કાળ એવું ના કહેવાય એટલું બધું આજે થઈ ગયું છે ચોગડદમનું એટલે કલકી અવતારી તલવાર હાથમાં જોઈએ કમલેશાનંદજી કે છે કે તલવાર ના જલાય સાહેબ જન્મેશાનંદજી ના પાડે નહીં તલવાર જલાયા છો નવીચંદજી હે આપણા શાહ સાહેબ છે સંત રીતે કે ને એમને તલવાર આપી તમને ખબર છે પણ એમને જુઓ કેટલા પ્રેમથી તલવાર તલવારને રાખી એને ડર ના લાગે એવી રીતે રાખી એટલે દાદા ભગવાન કે છે વાણિજ્ય વ્યવહાર તો શું પણ અમે મનથી પણ કોઈ પણ અત્યારે કોઈના સામે હથિયાર નથી ઉગામ્યું મનથી પણ એ આ વાત છે એટલે અહિંસકતા એટલે અહિંસા અને અહિંસક અહિંસા સ્વરૂપ એ સમજાવવું આવું કઠિન છે પણ દાદા ભગવાને બહુ સરળતાથી સમજાવ્યું છે આપ પુત્રો એને આપની રીતે બધાએ બધું જોઈ દાદા ભગવાન કરીને એમાંથી ખૂબ સરસ રીતે કાઢજો આજના યુગમાં આજની ભાષામાં લોકો બહુ સારી રીતે સમજી શકે અત્યારે એની બહુ જરૂર છે તાતી જરૂર છે શું પણ પ્રેક્ટિકલી હોવું જોઈએ આજના જવાનને અનુકૂળ એવું રીતે છે આપી જ છે દાદાએ બધું હમ બીજા બધા પુસ્તકો બહુ સુંદર નીકળી છે એ ક્રમ તો બહુ સારો છે આપણો બધો હમ ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ એ વિશ્વમાં શાંતિ હોત બોલાય દો ત્યાં સુધી આ લઈ લો યોગેશ હા ઓકે કઈ યોગેશ સ્વામી ઘરે પધારો પધારો અહીંયા એને એમનું એમનું સ્થાન આપી દો એમને એમનું સ્થાન પણ કવિરાજની જે ખુરશી પેલું હાર્મોનિયમ તો મૂકતા નથી નિરૂબેન છે સર્વકાળ કીર્તો દિવાળીનું મહાતમ છે સર્વકાળ અન્યતાથી ખાવું પડે માયા તણું માર આજ્ઞતાથી ખાઓ પડે માયા તણો ગુણમાં પ્રજ્ઞ આત્મી બેસાડી દે મોક્ષલક્ષી સુરતા પ્ર આત્મી બેસાડી દે મોક્ષલક્ષી સુરતા કાળી ચૌદશને તેમાં વળી રવિવાર કાળી ચૌદશને તેમાં શ્યામ ભેળા થાય કુકવાર જ્ઞાની પુરુષ ભેળા થાય કુકવાર અનંત જન્મોના કાળા ચૌદસી કર્યા કર્મ ફાલ અનંતા જન્મોના સારા ચોતિયા કર્મ ફાલ સમરતા જ્ઞાની ચરણે ધોવાઈ જાય તત્કાલ સમર જ્ઞાની ચરણે ધોઈ જાય તતકા સાધનામાં બાદ કી જ્યાં ફાઈલોએ માથા ભાર સાધનામાં બાદ કી જ્યાં ખાઈ લો એ માથાભા ટીકાસોને મોડી પાડે એવી દાદા જ્ઞાનદા ટીકાસોને મોડી પાડે એવી દાદા જ્ઞાનદા કા વાળી ચૌદશને તેમાં વળી રવિવાર કાળી ચૌદશને તેમાં વળી રવિવાર બે સુવરસ તેમાં વળી રવિવાર બે સુવરસની તેમાં વળી રવિવાર જ્ઞાની પુરુષ ભેળા થાય તું કવા બેડા થાય કોકવા સતસંગ માટે દાદા હર દમ તૈયાર સતસંગ માટે દાદા હર તૈયાર અનુકો તહેવાર ઉજવો મહાત્મા અનોખો તંતર મંતર જંતર વિના બાળી શકે પાપ ભા તંતર મંતર જંતર વિના બાળી શકે પાપ ભાભિયાજો સિમંદરના સત્તા લાભિયાજો સિમંદ સતકા નિરંતર હોળી જેવો જગતનો રે પા નિરંતર હોળી જેવો જગતનો વે પા કાળજુ સારુવા જ્ઞાની મળે ખોખવા કાળજો ધારેવા જ્ઞાની મળે કોકવા જ્ઞાની પુરુષ થાય કુકવા જ્ઞાની પુરુષ વેળા થાય કોકવા સાલમ બારક સૌને સલામુ સાલમુ બારક સૌને સલામી સાલ મુબારક સૌને સલામુ સાલ મુબારક સૌને સલામ પ્રતિત સ્વાસે દાદા પ્રણામ પ્રતિક સ્વાસે દાદા પ્રણામ ચામડાની પાકથી લાગે છે જુદાઈ ચામડાની આંખથી લાગે છે જુદાઈ આપણો છે સંબંધ શાશ્વત સદાયુ આપણો છે સંબંધ શાશ્વત સદાય દાદાની વાતો સુણી દે જીવ હરખાશે દાદાની વાતો સુણી જે જીવ હરખાશે ગુણ સુણ સૌ સમય ધર્મ ધન્ય જાશે ગુણ સુણ્યા સૌ સમય ધર્મ જા ને જાશે દાદાની વાતો સુણી દેજી થરતાશે દાદાની વાતો સુણી દેજી હરકાશે ગુણ સુય સૌ સમય ધર્મ ધ્યાન જાશે ગુણ ગુણ્યા સૌ સમય ધર્મ ધ્યાન જાશે ગુણ સુય સૌ સમય ધર્મ ધ્યાન જાશે જાશે સુણ્યા સહુ સમ ધર્મ ધ્યાની જાશે દાદાજી એક મિનિટ દાદાજી એક મિનિટ એક મિનિટ દાદાજી હું જાહેર કરી દઉં જરા પછી જય સચ્ચિદાનંદ આજના નૂતન વર્ષ અભિનંદનના દાદાના સત્સંગનું જે આયોજન કર્યું છે એના નિમંત્રકો સાત પરિવાર તરફથી ભેગા મળીને આજના આ પવિત્ર સુંદર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે ગોપાલભાઈ શિવાભાઈ પટેલ કાવીઠા ભસ્માંગભાઈ એસ મિસ્ત્રી ખંભાતના દરેક મહાત્માઓએ ભેગા મળીને ખંભાતનું જે સેન્ટર શરૂ થયું એનું એક વર્ષ પત્યું તો દરેક મહાત્માઓએ ભેગા મળીને ભાવના કરીને એ લોકોએ આમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે ત્રીજું બીનાબેન રજનીકાંતભાઈ પટેલ પરિવાર કેનેડા કિશોરભાઈ આર શાહ ભરૂચ તરૂણભાઈ પટેલ વડોદરા પરિવાર અંજલીબેન મહેતા કેસી મહેતાના ડોડર ગીતાભાઈ અંબુભાઈ પટેલ કેનેડા આ સાત ફેમિલી તરફથી આજના દિવસનું આયોજન કર્યું છે બધા ને એક મિનિટ હવે બીજું આપણે જે દિવાળીને દિવસે જે વ્યવસ્થા કરેલી એવી જ વ્યવસ્થા દાદાજીને અહીંયાથી પાલખીમાં લઈ જઈને કરવાની છે યુથવાળાએ નક્કી કર્યું છે એટલા બારથી ચૌદ છોકરાઓ જ પાલખી ઉપાડશે બીજા દરેકે દરેક મહાત્માઓ પોતાના જગ્યાએ બેસીને દાદાજીનો દર્શનનો લાભ લેશે બહેનો કોઈ ભાઈઓ તરફ ન આવે એવી ખાસ વિનંતી જય સચ્ચિદાનંદ કોઈ પોતાની જગ્યાએથી ઉભા ના થશો અત્યારે એક ચાન્સ મળ્યો છે અમારો ફોટા પાડવાનો ફોટા જોયા કરજો તમે જીવતા અમને પૂજી નહીં શકો પણ ફોટાને તો પહેરાવી શકશો હાર જય સચ્ચિદાનંદ બે ત્રણ મહાત્માઓની ચાલી ખોવાઈ ગઈ છે એ પંકજભાઈ પાસેથી પંકજભાઈ પાસેથી હતો ઓફિસે જસુભાઈ પાસેથી કલેક્ટ કરી લે હવે પછી દાદાજીનો કાર્યક્રમ જરા મહાત્માઓ સાંભળી લેજો શુક્રવારે તમે ફોટો પડાવો હું જાહેરાત કરું છું શુક્રવારે બારમી તારીખે સવારના નવથી દસ દાદાજીનું સત્સંગ સુગન રહેશે એની પહેલા ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ કથા સત્સંગ છથી આઠ આબુકાકાના હોલમાં રહેશે અને પાંચ આજ્ઞા સંબંધી જે આપણે સત્સંગ થાય છે એ મંગળવારની જગ્યાએ આ વખતે દિવાળી હોવાથી શુક્રવારે બારમી તારીખે રાતના નવથી દસ બાબુકાકાના હોલમાં રાખ્યું છે હવે દાદાજીનો સત્સંગ શુક્રવારે નવથી દસ સુગંધ જય સચિદાન ફોટો પાડી ચલો ચલો બધા आप હલો હલો કલ્યાણ કરનાર છે વિશ્વ કલ્યાણ કરનાર છે હરિહમ ડૂબવે નહીં કોઈનું અહમ ડૂબવે નહીં સાચવી બોલે ધર્મના પ્રમાણ साचवी बोले वंद्य ने साधु साध्विने वंद्य गणिने अहिंसा कवा સિંહના સંતાન કોઈથી ડરશે નહીં નર છે જય સચ્ચિદાનંદ હા બસ બસ આજે આપણી બધાની બહુ જ પુણ્ય કહેવાય દાદાની સાથે બધા જ આપતા પુત્રો ફોટો અને આપણને બધાને એટ એ ટાઈમ દર્શન થયા જે સત્ય હા ના ના કરે ના ના હવે કશું નહીં હવે ખાસ મહાત્મા હોય જે રીતે જે રીતે આપણને દાદાજી આટલો સુંદર દર્શન અને સત્સંગનો લાભ આપે છે તો આપણી જવાબદારી બહુ થઈ જાય છે કે સંઘે જે વ્યવસ્થા નક્કી કરી છે એ પ્રમાણે ચાલો તો આપણને વધારેમાં વધારે દાદાનો સત્સંગનો લાભ મળી શકે ત્રણ દિવસ માટે સ્વાધ્યાય અને બીજું મહાત્માઓ ખાસ એક નવી જાહેરાત તો ન કહેવાય બહુ સુંદર સમાચાર છે સર્વે આપતા પુત્રો ભેગા મળીને ત્રણ દિવસ માટે દાદાની આજ્ઞાએ કરીને સ્વાધ્યાય શિબિર સત્સંગ માટે સિંગો જઈ રહ્યા છે તો સર્વ મહાત્માનો આશીર્વાદ બધા આપતા પુત્રોને પ્રાપ્ત હોજો અને કોઈને ત્યાં અત્યારે જવાનું એલાવ નથી સિંગોત ફક્ત આપતા પુત્રો આ બધા માર્ગમાં વાંધો ના ના ના ના ના અમે છૂટવા માનતા જ નથી <laughs> એવી રીતના ચલો છેલ્લી નાની વાત સાંભળી લો આ જે અદભુત ફોટો આલ્બમ જોયો એમાં જે બધા સૂત્રો સિલેક્ટ કરેલા હતા એ ખટપટિયા જ્ઞાનીના એનાથી વધારે ખટપટિયા દેખાય છે નિમેશ નિમેશાનંદજીએ કર્યા હતા જય સચિદાનંદ ભૂલ હોય તો જ બાળ સંતાય છે તેને શોધીને માં મલકાય છે તેને શોધીને માં મલકાય છે ભૂલ હોય તો જ બાળ ગભરાય છે ભૂલ હોય તો જ બાળ ગભરાય છે ભૂલ ભાંગીને પ્યાર છલકાય છે ભાંગીને માતૃવાલમાં નરી કરુણાની ધરી માતૃવાલમાં પ્રેમ સમાતી